સાધનો છે બધા એટલે જો સુખ જોઈતો લોકોને સુખ આપો દુઃખ જોઈતો દુઃખ આપો એમાં બધો ધર્મ આવી ગયો પણ કયો ધર્મ દેહાધ્યાસ ધર્મ કયો ને હવે આત્માને માટે કશું ત્યાંની અધ્યાત્મ વસ્તુ જ નથી એમાં હા તો લોકો આધ્યાત્મ કહીને અધ્યાત્મ આત્માને આત્માને ભગવો છે લોકો આત્મા હજુ જાણ્યો નથી આત્માનો આત્માનો અંશ સમજ્યા નથી લોકો આત્મા શું છે એ કઈ એવી કઈ વસ્તુ નથી સત્યુગમાં જાણતા નતા એ તો બહુ એનો માર્ગ જ હોકડો છે તમારે કરવી જેવું નથી હે તો ઉન્નતિ તો જ્ઞાની પુરુષ મળે કોક વખત જ્ઞાની પુરુષ આખા વર્લ્ડ હોય અને તે જ્ઞાની પુરુષ આપડા હિન્દુસ્તાન માં ખોરીએ પાંચ હજાર નીકળે પણ બધા બુદ્ધિવાદીઓ કેવા એટલે રેસ કોર્સ માં પડેલા પેલા કરતો હું મોટો પેલા કરતો હું મોટો પેલા કરતો હું મોટો બધા બુદ્ધિવાદીઓ ખરો ખરો જ્ઞાની કોને કેવાય કે જેનામાં બિલકુલ બુદ્ધિ ના હોય તે ખરા જ્ઞાની તો અમારા બુદ્ધિ નો એક સેન્ટ નહીં એટલે તમારું કામ થાય નહીં તો કામ થાય નહીં પેલા બુદ્ધિવાદીઓ ને એ જ ફસાયા છે એમનું જ કામ નહીં થયું તો આપણું કેવી થાય છે એટલે અહીં તમારું કામ થઈ જશે માટે નામ લખાયું છે ને ગીતા જ્ઞાન જીવન જરૂરિયાત પૂરી પાડતું જ્ઞાન છે તો બરોબર છે વાંધો ભાઈ નથી તારે તો વાંધો આવ્યો પણ એટલા માટે જ કેવાનું કે કૃષ્ણ કહી ગયા કે તેજસ્વી જિંદગી જીવવાની તેજસ્વી જિંદગી જીવવાની ગીતા જે જ્ઞાન કે છે કે તેજસ્વી જિંદગી તો એની તેજસ્વી જિંદગી ન દેખાય ને કૃષ્ણ ભગવાન કહી ગયા ગીતા જ્ઞાન કે છે કે તેજસ્વી જિંદગી જીવવાની તો એની મેં તેજસ્વી જિંદગી દેખાય નહીં ને આપણે મોક્ષ લઈ લીધો એટલે બેસી ગયા સ્વર્ગ ની ટિકિટ આપણી ફાટી ગઈ પણ એથી તેજસ્વી જિંદગી નથી ને આપણી આપણે મોક્ષ થઈ ગયો મળી ગયો પછી આપણે સ્વર્ગ ની ટિકિટ ફાટી ગઈ આપણે મોક્ષ થઈને બેસી ગયા પછી આ તેજસ્વી જિંદગી જીવવાની રહી નહીં ને તેજસ્વી કોને કહેવાય આ જીવન શા માટે આપનાયા શા માટે આપણને ભગવાને અહીં મોકલ્યા આ તત્વ શા માટે આપણને અહીં મોકલ્યા ભગવાને આપણને શા માટે મોકલ્યા બેસાડી રાખ્યા છે બધાને બેસાડી રાખ્યા છે પોતાના કર્મ ના ઉદય થી ભટક ભટક આ બધું જગત પોતાના કર્મ ના ઉદય થી ભટકેલું કોઈ મોકલનારો છે નહીં કોઈ બાપો નથી તો તો ત્યાં તો છે આ જમરાય નથી અને જમરી નથી આ બધી ખોટી વાતો જ બધી તો આ જમરા જમરા કોઈ જમરા નામનું જીવડું કોઈ નથી તો ને જમરા હોય તો કોને પગાર આપે છે ને આ તો બધું મગજમારી કરી છે લોકોએ જબરા નથી પણ નિયમરાજ છે શું છે યમરાજ નહીં પણ નિયમરાજ છે સમજો પડે તો ને છે એ તો પુરુષ દેખો તો તમે કહો કે એક શક્તિ કામ કરતી રહેલી છે એક શક્તિ કામ કરતી રહેલી છે આપ બોલી શકો છો એ રીતના શું એ કે છે કે કોઈ શક્તિ કામ કરી રહી છે એવું આપ બોલી શકો છો એ તેજસ્વી પુરુષ ને આપ મળો તો તમે પણ કહી શકો છો કે એક શક્તિ કરતી રહેલી છે એની પાછળ એ જ્ઞાન આપે છે એ એમ નથી કેતા કે તમે આ રીતના સંબંધ ન બાંધી શક્યો ભગવાન જોડે સંબંધ તો બાંધવો જ પડે ને ભગવાન જોડે સંબંધ તો બાંધવો જ પડે ને આવી રીતે ડાયરેક્ટ મોક્ષ નો સંબંધ કઈ રીતે હોય શકે ડાયરેક્ટ મોક્ષ નો સંબંધ કેવી રીતે હોય શકે ભગવાન મોક્ષ માં ફેર છે હોય કઈ રીતે શકે ખુદ કૃષ્ણએ પણ મોક્ષ આપ્યો નથી ખુદ કૃષ્ણ એ પણ મોક્ષ આપ્યો નથી એ કેવી રીતે હોય શકે એ આપણે જોવાનું જયારે લીધો હોય ને તેને ખબર ને એને પૂછીએ તો ખબર પડે આપણને તેજસ્વી જિંદગી તમે મોક્ષ કેવી રીતે મળ્યો અને કેવો મોક્ષ છે તમારો એમ પૂછીએ ને તારે ખબર મોક્ષ તો દેખો દેખાય ને કોઈને જ ખબર ના પડે એ તો દેખ્યો દેખાય નહીં કોઈને ખબર ના પડે ના પડે આપણે ઘેર આપણે આપણ મહાત્મા જાય તો આપણને ખબર ના પડે કે એમનો મોક્ષ થયો કે પછી ના પડે તો આપણે આપણે ઘેર બેહરું એમને ઘેર બેહરી કે આપણને વડવા આવે છે ના પણ આપણી મય આપણને ખબર છે ભગવાન આપની જોડે છે તો કૃષ્ણ કહે કે ભાઈ આ રીતનું છે તો અમને પણ ખબર પડે તો અમે પણ આવી જઈએ ના ખબર પડે આપણે છે આપણે ઘેર જ છે ને ક્યાં છે બહાર કોઈ ઉછકવા રોજ આવવાનું છે વળવા આવવાનું છે આપણે જ્યાં છે એ બરોબર છે એમાં ખોટું શું છે કૃષ્ણ ભગવાન તો એમાં કે છે ને કે બધાની અંદર હું રહેલો છું પછી તારે શું જોઈએ શું પણ તો એ જ કેવું કે એ કૃષ્ણ કેટલા નામા બદલે છે કે દાદા ભગવાન એને નામ આપ્યું શા માટે એમ નહીં એમ નહીં એટલે કૃષ્ણ નું સ્વરૂપ દાદા ભગવાન નું કેમ કહ્યું ગીતાની મેં એને કીધું કે હું યોગેશ્વર છું યત્ર યોગેશ્વર કૃષ્ણ તત્ર પાર્થો ધનુધણ તત્ર શ્રી વિજયો ભૂતિ ભુવાની તિરમતી દાદા ભગવાન નાખવાનો મારો તો કોઈ સવાલ નહીં પણ હું પણ જાણી શકું ને એનું કોઈ કારણ હોય શકે પેલું વાક્ય બોલતા હતા ને શું બોલતા હતા મેરે સબગેટ મેરે ખાલી ઘટ ન કોઈ દાદા ભગવાન કૃષ્ણ છે બોલ બોલ ના કરી તો દાદા ભગવાન પર કશું અને બોલ બોલ જે ગાળો દે છે ગાળો કેમ દેવાય એ જ પોતે કૃષ્ણ જે શક્તિ રાત દારો આપની મેં ફરતી રહેલી છે તે શક્તિને ગાળો દેવાય ને દાદા ભગવાન કૃષ્ણ પહોંચશે તો આ વ્યવસ્થિત કઈ રીતનું અવ્યવસ્થિત લાગે તને અવ્યવસ્થિત જ કહેવાય ને અવ્યવસ્થિત જ કહેવાય બરોબર કઈ રીતે તમારા જ્ઞાન પ્રમાણે જ્ઞાન પ્રમાણે જાણવું હોય તો બરોબર ન કહેવાય જ્ઞાન કરવા ના બરોબર કહેવાય જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી વ્યવસ્થિત કહેવાય નહીં અહંકાર ના હોય ત્યાર પછી અહંકાર ને જિજ્ઞાસા ની ફેર હોય ને અહંકાર અને જિજ્ઞાસામાં ફેર હોય ને જિજ્ઞાસા અને અહંકાર જિજ્ઞાસા એટલે ફેર જ ને અહંકાર જુદી વસ્તુ છે તો આપ દેખી શકશો મારી મેં અહંકાર કે જિજ્ઞાસા જિજ્ઞાસા તો આપે કીધું ને કે અહંકાર બોલ્યા શબ્દ વાર વાપર્યો તો પછી એ વાપરે તો મારા આત્માને કિંચિત માત્ર દુઃખ થાય ના ના અહંકારી જીવ થી વ્યવસ્થિત છે એવું ના બોલાય અહંકારી જીવ કોને કહેવાય કે પોતે ભગવાનને ભેગો થયો નથી જ્યાં સુધી એને સાક્ષાત્કાર થયો નથી ત્યાં સુધી અહંકારી ભગવાન મળે તો જ અહંકાર જાય ભગવાન મળે તો નિરહંકારી કહેવાય ના મળે તો લગીન અહંકારી અહંકારી ભમેડા ત્યાં સુધી દરેક પ્રગતિ નચાવે અને પોતે નાચે દરેક મહાત્મા ને દાદા ભગવાન મળી ગયા દરેક મહાત્મા ને દાદા ભગવાન મળી ગયા એ તો આપણે એને પૂછીએ ત્યારે ખબર પડે પણ કેટલા ભાઈઓ નિર અહંકારી દેખાય ને કેટલા નિર અહંકારી પણ દેખાય કેટલા અહંકારી દેખાય અને કેટલા નિર અહંકારી દેખાય કોન્ટેક અહંકારી દેખાય ને ના કોન્ટેક હોય તો નિર અહંકારી દેખાય ખોરાક નો ઘાવ ફેર હોય કઈ ખોરાક પણ એનો જુદો ડુંગળી વધારે ખાતો હોય પણ એટલે અણી મેં ખોરાક પણ બદલવો પડે તને તને કોઈ દેખાય છે શ્રીલંકારી કોઈ દેખાયું દેખાવામાં આવ્યું દેખાવામાં આવ્યું તો આવ્યું એટલું એની પાસે વાત પાસે કઈ ને બીજા દેખા ના દેખાય કેમ એ તો એની પાસે વાત થઈ છતાં લાગ્યું તો એને હું કહી દીધું મને બોલાયો બેસાડ્યો છતાં હું એને કે ના તો રહ્યો કે ભાઈ નથી મારે જરૂર મારે તો દાદા જોડે વાત કરવી છે કે જ્યાંથી જવાબનો ઉકેલ મળે કૃષ્ણ ભગવાન જુદી કે છે કૃષ્ણ જુદું કે અમારે તું સમજુ જુદું બધું લોકો ચોપડવાની પી ગયા કૃષ્ણ શું જુદું કેવા માંગે બધું જુદું કેવા માંગે તું તો સાંભળતો નથી કેમ પણ ગીતા આપી છે ને એને કે તું આ રાખ ગીતા આપી છે ને ના સમજે પડે એક માણસ ખોઈ લાગ્યું ગીતા સમજે પડે માણસ છે ને આની મેં ખોટું કૃષ્ણ ભગવાન જાતે જ કહ્યું છે કે આ ગીતા કરોડો માણસ વાંચશે તો એના સ્થુલ અર્થ ને હજારો માં એકાદ માણસ સમજશે હજારો માં એકાદ માણસ તે સ્થુલ અર્થ ને અને એવા સ્થુલ અર્થ દ્વારા જે હોય તેમાંથી સૂક્ષ્મ અર્થ સમજનારા એવા હજારો માંથી એક નીકળશે એમાંથી હજારો માંથી એકસો સૂક્ષ્મતર એકસો એક સૂક્ષ્મતમ એટલે કૃષ્ણ ભગવાન શું કહેવામાં એવું હોય ને ક્યાંથી લાવે છે સંદાસ તો ના આવડે તો અત્યારે આ કડી કાળમાં એની જરૂર છે કર્મની જરૂર છે ને ડાયરેક્ટ મોક્ષની જરૂર જ ના હોય આ કર્મ કડી કાળ કડી કાળમાં ડાયરેક્ટ મોક્ષની જરૂર નથી કર્મની જ જરૂર છે હા એ વાત કરી તું આવો પેપરમાં છપાવું તો આ લોકો આમ પાછો આવતા બંધ થઈ જાય ને પેપરમાં છપાણી વાત નહીં આપ જેવા હોય કઈક જાણતા હોય ભગવાન હોય આપણી જોડે તો ખુદ ભગવાન જોડે વાત થઈ શકે તો એટલે ને એટલે જરૂર ના હોય તો પેપર બધું છપાવું તો બધા લોકો સમજે પછી બંધ મારે તો કઈ જરૂર નથી આ બધી એવું એ રીતનું નહીં હું જાણું કે હા દાદા ભગવાન જોડે કઈક છે તો હું પણ કેવું કે આ લાવો ચૂકો ના મને પણ કઈક ખબર પડે મારે પણ આવતો હું થવું બીજા બે માણસને લાભ મળે આપણને જમવાનો પણ ટાઈમ નહીં મળે એટલા માણસો અહીં આવશે પણ જાણવું જોઈએ ને કઈક કોઈક ને ખબર પડે તો બહાર પડવા દેતો નથી મારે જમવાનો ટાઈમ ના મળે તો તમે ભગવાન ના ગુનેગાર કેવા ભલે ગુનેગાર કરાય પણ મારે જમવાનો ટાઈમ ના મળે એવું મારે નથી કરવું મારે જતો મારી શું કામ છે તો પછી ભગવાન ના તમે ગુનેગાર કેવા સૃષ્ટિ ને ભલે ગુનેગારો દંડા ભોગવી દઈશું હું કઈ કહેવા જેવું હું બધો મારે જમવાનો ટાઈમે ના મળે એ તો દરેક માણસ કે દંડા ભોગવી લઈશું અત્યારે નહીં મળતો અત્યારે સાત વાગ્યા થી તે હોજના અગિયાર વાગ્યા સુધી મારો ટાઈમ જાય છે વચ્ચે બપોરે બે અઢી કલાક મને જરા આરામ મળે છે ખાઈ પીને અત્યારે નહીં મળતો પછી ક્યારે શું થાય સંત પુરુષે તો આરામ જ ન હોવો જોઈએ સંત પુરુષ ને તો આરામ હોવો જ ના જોઈએ અમને તો આરામ હોય જ નહીં હવે તારે જાણવું શું કે ને મને જિંદગી તેજસ્વી કઈ રીતે જીવી શકાય તેજસ્વી આપણે આ જે આઠવેલે કરે છે ને તે રીતે તેજસ્વી થાય તો એના કરતા સારો માર્ગ તેજસ્વી ની મેં કયો તેજસ્વી માટે એ માર્ગ સારો છે પણ ભગવાન બતાવી શકે ને કૃષ્ણ આપની મહિનો આપની મહિનો કૃષ્ણ બતાવી શકે ને કોણ બતાવે એ તો આઠવેલે બતાવશે ને આઠવેલે બતાવે તેજસ્વી બતાવે બતાવે પછી તાર બીજું આપના જ્ઞાન એવું છે ને કે જે દુકાન મેં સારો માલ મળે ચોખ્ખો તો ચોખ્ખો કોઈ જગ્યાએ માલ મળે તપાસ તો કરવી પડે ને તપાસ કરવી તપાસ કરવી અને ચોખ્ખો છે કે નહીં હજુ તમે બતાવ્યું ના મને કે તેજસ્વી જિંદગી આપણ છે એમ બતાવો ના એ તેજસ્વી તેજસ્વી અહીં નથી અહીં તેજસ્વી તો અહીં મરદાર જિંદગી મળે દેખાય પેલા તો આમ કડી બંધ તો રાઈટ રાઈટ નહીં એ તેજસ્વી ન કહેવાય જે જિંદગી જીવતો હોય ભાવયુગ જીવતો હોય ભાવયુગ જિંદગી આપ મોક્ષ આપો છો તો એ મોક્ષ થી આવી નથી આવી જગ્યા હવે એડજસ્ટ નથી ટાઈમ નથી પણ જો એનાથી અમને લાભ થતો હોય મુક્તિ કે અમારો કામ ક્રોધ મોહ લોભ અહંકાર સર્વે જતા હોય તો અમે પણ એનો લાભ કેમ ન લઈએ ના લઈએ લાભ લેવાનો હોય ને એનો ટાઈમ હોય છે હવે ટાઈમ રહ્યો નથી ને ફરી ટાઈમ આવે તો આવજે ટાઈમ અત્યારે રહ્યો નથી હવે કાલે હતો આ તો આજે દિવસ લાભ લેવાનો ટાઈમ આવી ગયો ફરી કોઈ વાત આપે ને કોઈ તેજસ્વીતા તો દેખાતી નથી તેજસ્વીતા તો દેખાતી નથી દેખાય કોક હોય ને પણ દરેક ને હોવી જોઈએ ને એમની પાસે આપણે થાય આ તેજસ્વીતા નો માર્ગ નથી આ તો હે જેવું તેવું દેખાય અમારા બધા દેખાય છે અમે તો પછી એ રીતનું કૂતરું પણ જીવન જીવે તેજસ્વી જીવન જીવવું જોઈએ કૂતરું પણ લાચારી યુક્ત જીવન તો લાચારી યુક્ત જીવન કૂતરા પણ જીવી શકે હા એ તને લાગે કૂતરા પર એ અમારે તને પોતાને લાગે કૂતરા જેવું છે જીવન પણ એ શું છે એવું જાણતા છે આપણે આ વિશ્વનીમાં આયા તો શા કારણથી આયા એનો તો કોઈ ધ્યેય હોય ને જિંદગી જીવન આ વિશ્વમાં આપણે આયા તો શા કારણથી આયા એ વિશ્વનો ધ્યેય હોવો જોઈએ ને કઈ ધ્યેય દરેકના ધ્યેય પ્રમાણે ચાલે એમનો ધ્યેય એમના પ્રમાણે ચાલે તો તારા ધ્યેય તેજસ્વીતા તરફ ચાલુ એ પોતાના ધ્યેય પ્રમાણે જ ચાલ્યા કરે ધ્યેયમાં જ હોય માણસ માણસ ધ્યેયની બહાર નીકળે ને જો ના ચકુભાઈ છે તે ધ્યેયમાં જ છે ને આમ થાય આમ થાય આમ વળે પણ હાઈવે રોડ હોય તો એ હાઈવે પર જ જવું પડે પગદંડી પર શા માટે માણસ જાય હાઈવે હોય હાઈવે હોય તો હાઈવે ઉપર જ જવું ને પગદંડી પર શા માટે જવું એ તો આપણે અનુકૂળ આવે જો આપણને અનુકૂળ આવે ત્યારે તારે જવું કાયદો જ નથી એ જ બરાબર છે પણ એટલા માટે દયાને કાયદો નથી એટલા માટે જ આયા ને તો મજૂર ને અઢી રૂપિયા ને બદલે નવ રૂપિયા આપવા પડે તો મહાત્મા આપે પણ જો ના આપે તો એ મજૂર ને કિંચિત માત્ર દુઃખ થાય ને જો ન આપે નવ રૂપિયા તો ધ્યેયચ્યુત થયા કહેવાય વ્યવસ્થિત ન કહેવાય અને નવ રૂપિયા ના આપે તો ધ્યેયચ્યુત થયા કહેવાય ના અઢી રૂપિયા ધ્યેય ચૂક્યા ધ્યેય ચૂક્યા ના કહેવાય કાયદો તોડ્યો ને વ્યવહારમાં જે ચાલતું હોય ને તે કાયદો વ્યવહારમાં જેવું એવા મૂર્ખ ના હોય આ બહુ ડાયા હોય મૂર્ખ ના હોય તમે પટવો નહીં ને તો ગીતામાં કૃષ્ણ કઈ ગયા કે જયારે જયારે આ ધર્મ ની જ્ઞાની થાય છે યદા યદા ધર્મસ્ય જ્ઞાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પણ આપણી જોડે હોય તો અમે બચી શકીએ ને આપની જોડે અમે હઈએ તો બચી શકીએ ને પણ કૃષ્ણ બચાવે ને મને મારી નાખે તો પછી કે કૃષ્ણ બચાવે નહીં ને કે અમને મારી નાખે નહી પરિત્રાણ સાધુ નામ વિનાશાય છે દુષ્ટ આવી રહ્યા છે હજુ આવી રહ્યા છે તું રાહ જોઈને બેસો આપણે બધા હું રાહ જોઈને બેઠો છું પછી બધા લોકોનું કલ્યાણ થઈ જશે ને માળા ફેરવાનો આ સમય નથી કર્મ કરવાનો સમય છે માળા ના ફેરવ લોકો માળા શું કરે કર્મ કર્મ શું કરવાના સારા કર્મ સુકૃત કર્મ સારા કર્મ કરવા વાળા કરનારો છે તે કરેલું કોઈ કર્મ હા શું કર્મ કરું છું દુઃખી થતા ઊંચો લાવો દુઃખી થતા ને ઊંચો લાવવાનો કરુણા કરવી દયા નહીં આ બધા દુઃખી થયેલા ના જેને લાવ્યો એને જેને લાયો એને બધાને નથી લાયો એ પણ કહેતો નથી કે મને આ ઊંચો લાયો એની પર કરુણા કરી છે દયા નથી કરી મેં કરુણા દુઃખ ન થાય દેહ ધારીને કોઈ પણ આત્માને ધર્મ બાબતે તો અત્યારે તમે આ કરુણા કરવા વાળો આવ્યો આ એમ આવ્યો તો મારા હાથમાં કિંચિત માત્ર તો દુઃખ થાય કરુણા ક્યારે થાય એ બરાબર પણ આપે કહ્યું ને કરુણા કરવા વાળો એથી મારા હાથમાં કિંચિત માત્ર દુઃખ થાય હું આ બધા વચ્ચે આવ્યો તો એટલા માટે નથી આવ્યો મારી કઈ જિજ્ઞાસા થી આવ્યો હું ના આવતો પણ મારે આવું જોઈતું હતું કયા કારણસર આવ્યો હું જાણું છું હું શા આધાર આવું છું અને શા આધાર જોઉં છું તને પોતાને કેમ મને ના ખબર હોય અરે મને ખબર હોય ને કર્મ તને નતા છે તેમાં અહીંયા આવું છું કર્મ પાછું નતા ના ના જેવી રીતે માં નાના છોકરાને રમવા માટે આગના આગળ મૂકી દે છે રમકડા એવી રીતે ખુદ એક તત્વ ભગવાન ઉપરથી આપણને મન બુદ્ધિ રૂપી રમકડા આપીને અહીં રમવા માટે મોકલે છે બીજા કોઈને કોઈ પ્રશ્ન છે અંતર પ્રશ્ન એટલે જેને હોય તે પૂછો બધી વાતચીત અહીંયા આખા આખા બ્રહ્માંડ ના પ્રશ્નો પૂછી શકાય અહીં આમ જઈને કરવાનું છે ક્રેડિટ થાય એટલે દેવગતિમાં જાય ને હારા મનુષ્યમાં જાય ડેબિટ થાય એટલે ચાર પરિવારો થાય ધ્યાન ન ગતિમાં જાય તો ને ભેળસેળ કરે તો ડેબિટ થાય ભેળસેળ કરે કાળો બજાર કરે ચોરીઓ કરે લુચેલ કરે એ બધું આ ડેબિટ થયા કરે એને કોઈ જોવા વાળો તો હોય જ ને કોઈ જોવા વાળા જરૂર જ નથી બધો કાયદેસર ચાલી તો આપ સુઈ જાવ છો કઈ મિનિટે સુઈ ગયા આપણને ખબર પડે <laughs> આપ સુઈ જાઓ કઈ મિનિટે સુઈ ગયા તે આપને ખબર પડે ઘડિયાળને ખબર પડે મને ખબર તો પછી એની પાછળ કોઈ તત્વ હોવું જોઈએ સવારમાં આપ રાત્રે સુઈ જાઓ બધું યાદ ભૂલી જાઓ સવારમાં ઉઠો તો તમને અમુકના બે રૂપિયા બાકી ચાર લેવાના તો એ યાદ કોણ દેવાનું છે કઈ શક્તિ છે એની પાસે પણ વડોદરામાં એ શક્તિ કઈથી મળે શાસ્ત્ર તો આ રીતનું કે છે તપાસ કરી પછી કેવડાય છે તપાસ કરી ને પછી કાગળ લખી નહીં કેવડાય છે પેલા એડ્રેસ તો છે પછી હું આવી જઈશ હું આવીશ કે હું આવી જઈશ કઈ તપાસ પૂછવા આવજો ચૂપ તાર પછી જયારે પ્રશ્નો ભાગ કર્યા કરે તો તમારું કોઈ મન કુદાકુદ કરે પ્રશ્ન ઉભો કરે ના કરે પૈસા વસ થઈ ગયા લક્ષ્મી વસ થઈ ગઈ એવી જો મારી જોડે લક્ષ્મી હોય તો હું આપની જોડે દરરોજ ફેરા કરું નિશ્ચિંત ભાવે મન વશ નથી થયું લક્ષ્મી વશ થઈ ગઈ છે એવી લક્ષ્મી જો મને વશ થઈ જાય તો હું તમારી પાછળ ફર્યા કરું આગળ તો તો પછી ઘરે બેસીને પણ આરામ મળે તારી વાત પછી ત્યારે તો નામ છોડવાનું દુનિયા કોને ભરાવી લાગે છે ભગવાને કઈ સાલમાં કોઈ જાણતું નથી આપડે વાત તો હતી ને ભલે તારીખ યાદ ના હોય બનાવી વાત તો હતી ને બનાવી એટલે બિગિનિંગ થઈ ને એને બિગિનિંગ બિગિનિંગ થયું છે ને તો એન્ડ આવે બિગિનિંગ વાળા એન્ડ આવે એન્ડ આવશે એનો આજે દુનિયાનો એ ફરી તો રચાય જ ને પાછી પાછી ફરી રચાય ને આખી દુનિયા નો તો એન્ડ આવે જ નહીં ગ્રીન કાર્ડ વાળો દેખાડી ખાતરી ના પડે મામો થવું ખરેખર તમારો કાગો થવું કે પટેલ છું કોઈ ડિગ્રી જ નહીં કોઈ જતી સ્થિરતા જ નહીં આ તમને ખાતરી થઈ કે ના હું શુદ્ધાત્મા છું આ ભ્રાંતિ હતી બધી શું હતું ભ્રાંતિ બોલ્યા આનો મામો થવું આનો કાગો થવું અને એક જાત નું બોલે તો મામો મામો ના આનો કાગો થવું ને બધા છોકરા બાપે થવું અરે ભાઈ નો ધણીએ થવું એટલે કઈ જાત તો બોલું છું તે સમજ કરી ને world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. By relative viewpoint, you are Jalavai, and by real viewpoint, you are Siddhartha. જેટલા વિશેષણ છે બધા રિલેટિવ અને રિયલ વ્યૂ પોઈન્ટ થી તમે શુદ્ધ આત્મા ખરેખર ખરેખર અને આ ભ્રાંતિ થી તમે હવે ગાયને ગાયને છે તે રિલેટિવ ભાષામાં શું કે છે ગાયને ગાય ગાયને રિયલ ભાષામાં શું છે સિદ્ધાર્થમાં છે રિયલ ભાષામાં જરૂર ને ગાય સિદ્ધાર્થમાં છે રિયલ ભાષામાં એટલે બાય રિલેટિવ વ્યૂ એ ગાય છે બાય રિયલ વ્યૂ શુદ્ધાત્મા છે બાય રિલેટિવ વ્યૂ બકરી છે રિયલ વ્યૂ થી શુદ્ધાત્મા છે રિલેટિવ વ્યૂ થી ગુલાબ નો છોડ છે રિયલ વ્યૂ થી શુદ્ધાત્મા છે એટલે આ આ પેકિંગ કેટલી જાતના છે આમાં ગાય બકરી માણસ બધા કેટલી જાતના પેકિંગ હશે હજારો હજારો અનંતી જાતના પેકિંગ છે આ દરિયામાં દરિયામાં બધા ઘણી જાતના પેકિંગ અને એની માલ એક જ પ્રકારનો બધા શું માલ પ્રકાર પેકિંગ જુદી જુદી જાતના તમને લાગે છે કે પેકિંગ જુદી જુદી જાતના છે તમારે ગામડામાં હોય છે ને પેકિંગ જુદી જુદી અને ભાઈ માલ એક જ પ્રકારનો ભગવાન બેઠેલા છે આ લોકોને ખબર નથી મોડે બોલે ખરા ભગવાન પણ ભૂલી જાય મોહને લઈને મોહને વાતો ભરે હોંભરેલી કોમમાં લાગે નહીં એ તો અનુભવેલી કોમ હોય છે કે હોંભરેલું રહે ને યાદ જ ના ને તે ભગવાન બોલે ખરા દરેકમાં રહેલો પણ હા જયારે બકરી બકરી કશું ખાતી હોય ઘરમાં તો મારે એવી મારે ખરેખર મારે શું અને ગધેડું થતા વિવાહ કરવા જતો હોય નહીં તો પાછા આવે આપડે કઈ કેમ પાછા આવે ત્યાં ગધડું આવું મળ્યું એટલે મારા ગધડા ભગવાન બેઠા તો ના જોયા હતા કે એ તો ગધેડું તો ગધેડ આપડે આપણે હતું એટલે ભાઈ ભગવાન બેઠેલા હોય તે શું કે એ ભગવાન ગધેડા બેઠેલા ભગવાન પેલા ભગવાન ને કે તાર કરે કે આને મને મને આવું ગધેડો કે છે માટે એક અવતાર ને ગધેડામાં જવા દેજો જરા ટાંકી આવવા દો સ્વાદ એટલે પછી તિરસ્કાર કર્યો ને એટલે ગધેડા જવું પડે આ તેથી ગધેડા મળે છે ને તો ગધેડા વેચાતા ના મળે બધા આના આઠ મનુષ્યો પાસે ગધેડામાં કૂતરામાં બધા આના હાથ ફર્યા કરે છે અને દેવ લોકો આના થાય છે બરાબર ને અને મોક્ષે એથી જાય પણ મોક્ષમાં કોક જાય બહુ બધા લોકો એકદમ કોષ કોષમાં નથી એટલે હવે તમે આ બે વ્યૂ પોઈન્ટ આપ્યા હવારમાં જોવાનો અભ્યાસ કરજો આત્મવત સર્વભૂતેશુ બધામાં ગાયમાં કૂતરામાં બધું દેખાશે આ બહારની વાંખ્યા છતાં રિલેટિવ દેખાય પેકિંગ દેખાય બહારની વાંખ્યોથી અને અંદરની વાંખ્યોથી માલ દેખાય સમજ ને એ જોતા જોતા જવું આપણે રસ્તામાં એક કલાક જોઈએ ને તો સમાધિ થઈ જશે ખાલી જોવાથી કારણ ભગવાનના દર્શન કર્યા જ્યાં છે ત્યાં ખરેખરનો સમજાયું છે આ બધા તમને ભાઈ સમજાયું છે ને ચાલો તમને તો સમજાય છે કે બધું શું કે સમજાય છે કઈ અઘરું છે કઈ કાઢી નાખવા જેવું ત્રીજું વાક્ય આપું છું અત્યાર સુધી તો લોક કહે છે હું કમાય તો સુધી બે લાખ હું કમાયો સાત ગાડી ફર્યા કરે સાત ગાડી અત્યારે લાગે ખોટ આવે ને તો આપડે કઈ કેમ કાકા આપણે ઢીલા દેખાવ છો ભાઈ પ્રભુ રૂઠ્યો છે મારી પર શું કેમ ભગવાન રૂઠ્યો એટલે હું કમાયો તાર નતો રૂઠ્યો તો હવે કદી રૂઠ્યો એટલે કમાયો તાર પોતે પોતે એનો લાભ ઉઠાઈ લે ગર્વ અને ખોટ જાય તો ભગવાન માથે ગાલે નહીં તો મારા સ્ટાર્ટ ફેવરેબલ નથી કે એટલે હું હવે ગ્રહણ છું પત્ર છું ફરક ના કરે હવે બોલે ના બોલે બરાબર હું શું બોલે પોતે પોતે એમ કેતો મારે ખોટ કે મેં ખોટ ગાલી કમાયો હતા હું કમાયો હતો ના ખોટે મેં ગાલી ભગવાન ને શું લેવા દે એમ અને સ્ટાર્ટ ને શું લેવા દેવામાં જો સ્ટાર્ટ તો આપણે ગુનો કરીએ તાર પોલીસ વાળો પકડે પોલીસ ને કઈ લેવા દેવા નથી આપણે એવું સ્ટાફ તો પોલીસ વાળા જેવા છે ફોજદારો છે મોટા મોટા પોલીસ કમિશનરો છે તે આપણે ગુનો કરીએ તો એ પકડે ને એટલે આપણો ગુનો ગુનેગાર છે શું છે બીજ ગુનેગાર ને કોઈ નામ દેતું નથી એટલે આ કોણ હવે આપણે મનમાં એમ લાગતું હતું હું કરું છું બધું ખોટું નીકળ્યું ખોટું નીકળ્યું ભગવાન કરતા નથી ભગવાન કરે તો ભગવાનને બંધન થાય આપણે કરીએ તો આપણને બંધ પડે છે તેથી આવતો ભટક ભટક કર્યા કરીએ છીએ હવે કોણ કરે છે હું તમને દેખાડી દઉં એક વ્યવસ્થિત નામની શક્તિ છે તે સૂર્ય ચંદ્ર તારા બીજું આ જીવ માત્ર નું બધાનું એનું પોષણ કરવું એ કરવું બધું એના ચલાવી લે છે ને જે શક્તિ એ કોમ્પ્યુટર જેવી શક્તિ છે કેવી છે કોમ્પ્યુટર જેવી શક્તિ આપણો કરેલા કર્મનો હિસાબ એમાં જાય છે અને પછી હિસાબ પ્રમાણે ફળ બધાને આપ્યા જ કરે છે કોમ્પ્યુટર આપે એવી રીતે એટલે કોમ્પ્યુટર ચલાવી છે બધું એના વ્યવસ્થિત શક્તિ તમારું ચલાવી છે હવે તમારું આ વ્યવસ્થિત શક્તિ ચલાવે છે તમે સુધાર્થમાં થયા અને આ ભાઈ જેલા ભાઈ તો કશું કરી શકાય તમે જુદા થયા એટલે ભ્રાંતિ રહી નહીં ને હવે પોતે કરતા જ નતા પહેલેથી પણ આ તો ભ્રાંતિ હતી ઉડી ગઈ એટલે હવે વ્યવસ્થિત શક્તિ આ જલાપ્રેમ કરાયેલી છે કોણ કરાયેલી છે અને મહી થતે પ્રેરણા કરશે વ્યવસ્થિત તમારે જયલાભાઈ શું કરશે જોયા કરવાનું તમારો જ્ઞાયક સ્વભાવ છે કેવો છે જ્ઞાતા અને દ્રષ્ટા તરીકે જ્ઞાયક સ્વભાવ છે એ તમારે જોયા કરશે તમારે કશું કરવાનું નહીં વ્યવસ્થિત શક્તિ બધું કામ કર્યા કરશે વ્યવસ્થિત પ્રેરણા પ્રમાણે બધું કામ કરશે જરા બી હા વ્યવસ્થિત અને ઉઠવાનું કે ઉઠશે હવે નવો ચાર્જ નહીં થાય ડિસ્ચાર્જ એકલો થશે પેલા અજ્ઞાનતામાં હું કરતા હતો ત્યાં સુધી નવા કર્મ ચાર્જ થતો હતો અને જૂનો થતો એ ડિસ્ચાર્જ થતો હતો હવે ચાર્જ થવાનો બંધ થશે અને ડિસ્ચાર્જ એકલો રહેશે એટલે ચિંતા બિંતા કશું ના થાય અમારે કયા પ્રમાણે ચાલે તો કાલથી ચિંતા બંધ કાયમ માટે ચિંતા બંધ અને કામ સરસ થશે ઘરનો કામ એ બહુ સરસ થશે તો અને વખતે આ જરા બી કોઈ જો ચીડાય તો તમારો ક્રોધ જતો રહેલો છે નક્કી માં હું તમને શીખવાડીશ બરોબર ને કઈ રીતે જતો રહ્યો છે હું તમને કહીશ ખબર પડે ને એ પછી મારી પાસે આવજો કેમ મને આમ થાય છે તારું કઈ ક્રોધ માર આવેલો જતું રહ્યું અત્યારે બધું જતું રહ્યું છતાં જલાબેન આમ લોકોને દેખાય છે જલાબેન આમ લોકોને દેખાય છે તમે કહ્યું ને તે કેવી રીતે છે હું સમજાવીશ ક્રોધ કોને કહેવાય વ્યાખ્યા હોવી જોઈએ તો એટલે ક્રોધ માન માયાલો બધું ગયું અત્યારે બધું ચાલી ગયું છે હવે વ્યવસ્થિત શક્તિ ચલાવી લે છે તમારું વ્યવસ્થિત શક્તિ આ પ્યારો હોય કાચનો પ્યાલો હું દાખલો આપું હવે આ કાચનો પ્યાલો હોય અને હું લઈને જતો હોય અને મારા હાથમાંથી આમ સરક્યો એટલે મેં ઠેર સુધી પ્રયત્ન કર્યો છતાં પડી ગયો ભાગી ગયો તો લોક શું કે બીજું કોઈ હતું જ નહીં તમે એકલા જ તમે જ ફોડ્યો કે છે એટલે મેં તો ઠેર સુધી પ્રયત્ન કર્યો એવું લોક કે ના કે મેં ઠેર સુધી પ્રયત્ન કર્યો હોય તો એવું કે ને તમે ફોડ્યો કારણ બીજું કોઈ હતું નહીં એવું તો પાસે ને તો હવે તે વ્યવસ્થિત શક્તિ તોડે કોણ તોડે છે તમારે ઘેર કોઈ દાર તૂટા છે કશું આવું બધાને ત્યાં તૂટે હા નોકર ના હાથમાં ચા કપ પડી જાય તો આપડા લોકો મનમાં આપડે આ બધા બધા મહેમાન ઉઠે નથી પાડે નોકર પાડે નહીં રોજ પાડતો રોજ ના પાડે તો આપડે હિસાબ આવતા નોકર નિમિત્ત બની જાય બેચારો ને અને આપડે મારીએ તો આપડે કર્મ ફરી બંધાય પાછો નોકર મારીએ અજ્ઞાનતા મારીએ તે મારે કર્મ બંધાય શું આ વ્યવસ્થિત શક્તિ તોડે છે કેમ તોડે છે વ્યવસ્થિત શક્તિ આપડા લોકો એક ડઝન કપડા બી લાવે ને તે સાત પેઢી સુધી ચલાવે એવા કેવા છે એટલા બધા અક્કલ વાળા તે હાથ પેઢી સુધી બીજો કંપ જ ના લાવે એટલે આ જો એમ જ તો કપડા કાપી કોઈ લાવે નહીં તો કપડા કાપીને કારખાના વાળાનું ના ચાલે એને તો બધાનું ચલાવવાનું અને વેપારીઓ ના ચાલે આવું જોટો દીધો ના લાવું ને તો ભૂગળા વાગે જ નહીં ને મજૂરો મજૂરો શું થાય એટલે એ ઝેરી શક્તિ આપે છે અને તોડભાડ એ કરે છે તમે કહ્યું ને સપ્લાય કામ એનું છે અને નું કામ એનું છે તમે બધા ના સમજો બોલજો હા આ વિજ્ઞાન છે આમાં કિંચિત માત્ર ફેર ના થાય એવું છે સર્વશાસ્ત્રો નો સાર છે ભગવાન ના ઘરની વાત છે ચિંતા ના થાય એવું દશા કોઈ બનેલી નહીં કોઈ જગ્યાએ સાધુ સંન્યાસીઓની ચિંતા થોડી ઘણી હોય એને ઇન્કમટેક્સ ટેક્સ ના હોય તો બીજી ઘણી થોડી ઘણી એ રહી હોય આપણી પોટલી તેની ચિંતા હોય એમને સમજો ને અને તમારી ચિંતા આ સંસારમાં રહેવા જતા જતી રહેશે આ સમાધિ રહેશે નિરંતર સમાધિ અમારી આજ્ઞામાં રહેશે તો હવે વ્યવસ્થિત શક્તિનો એક દાખલો તમે આપ્યો ને સમજાયું તમને હવે બીજો દાખલો આપું આપણે બેંકમાંથી રૂપિયા લેવા ગયા તો બસો રૂપિયા ગજામ પડ્યા હતા આ ગધામ બસો પડ્યા હતા અને બીજા બે હજાર લઈને આ ગધામ મૂક્યા એક ગજામ બસો પડ્યા હતા બીજા બે હજાર મૂક્યા અને રસ્તામાં બોર્ડ વાંચ્યું કે બીવાર ઓફ સેવ એટલે આપણે તમારે જેલબેને જેલાબેને કહેવું કે હાફીને ચાલજો લપતો ખરાબ છે આપડે કેવું પડે ના કેવું પડે એટલે ગજારા બી હાથવીને ચાલે ગઝોડભાઈ ને પણ પેલી પેલી જમાતે કાચી નહીં હોતી એ વાટેલા વાટેલા મરચા બરચા રાખે ભર ફેંકે ને અને પછી કાપી જાય એટલે આપણે શું કેવું પછી વ્યવસ્થિત કાપી ગયું કોણ કાપી ગયું એ તો નિમિત્ત બચારો આપડે હિસાબ થવાનો થયો ને એ નિમિત્ત આપડે ભેગો કરી આપે વ્યવસ્થિત કાપનારાનો જેને કાપવાનો ધંધો કરવો છે એ ધંધા વાળાને અહીં મોકલી આપે કે જા હા પેલા ગધા બસો છે ને પેલા ગધા બે બે હજાર રૂપિયા કે ને વ્યવસ્થિત કપાવડા કોણ કપાવડા સમજ ને એટલે તમારે કપાઈ જાય એટલે તમે શું કરશો પછી આપણા લોકો તો શું કરે એમ જો મારું પૈસા કપાઈ ગયા રૂમા ગુમ કરે ખરાબ કરે લોક ભેગું થાય એ દ્વારા લોક મને કઈ આશ્વાસન આપે તો મને શાંતિ થાય લોક આશ્વાસન આપે ખરા કેટલાક તો અહીં કે છે સર તમે નતા સમજતા અહીંયા આગળ ગજુ દાબી ના ચાલીએ મૂરખ ચોક શું કે છે અરે હું બે હજાર ગયા પછી મૂરખ શું આવું છું તો એટલે આ બધા મૂરખ બનાવે એના કરતા વ્યવસ્થિત કઈ ઘેર સીધા આલો કે શું છે શું છે કશું નહીં વાત કશું અને આપણે મોટા ગોટ કરીએ લડા રોડ કરી પાછા આવે ખરા બે ગોટ ના ગઈ આપડે એક જ લમણે લખેલી ગોટ બે હજારની તે ગઈ આ બીજી લમણે નથી લખેલી ગોટ ગઈ શું કામ છે તે તમને સમજાય ને તમને સમજે બે ગોટ ખાવાની જરૂર શું થઈ તેમ છતાં વચ્ચે રસ્તામાં પોલીસ ગેટ આવે તો વ્યવહાર કરવો આપણે પોલીસ ગેટમાં ખબર આપી કે બીજું અમારું ગજુ કુપાઈ છે નોંધી લો બે હજાર રૂપિયા ગયા છે શું કહ્યું અમારો કેસ નોંધી લો એટલે એ લોકો નોંધી લે પછી આપડે ઘેર આવીએ તારા આઠ વાગી ગયા હોય તારા આઠ વાગે ઘેર આવીએ તારા મહી મન થશે કુદાકૂદ કરે મહી જેલભાઈ તમારું મન નહીં કુદાકૂદ કરે શું કે તમે તો વ્યવસ્થિત કહો પણ પેલા આઠસો રૂપિયા આપવાના છે ત્રણસો ડિપોઝિટ ભરવાની છે આવું ભાઈ દાવા દાવા કરે પણ કરે ના કરે આઠસો પેલા આપવાના હતા ત્રણસો ડિપોઝિટ ભરવાની બસો મને આપવાના છે એટલે આપડે સમજીએ કે આ મન ઊંઘવા નહીં દે છે ઊંઘવા દે ખરું હે પિતરે હારા પણ મન ખોટું પિતરે થોડી વાર ઠંડાઈ પડે પણ મન તો તેલ કાઢી નાખે આખી રાત છોડે નહીં આખી રાત જોડે ઉઈ જવું તેલ કાઢે એટલે આપણે શું કરવાનું ઘરમાં બેસી આપણે મન ઊંઘવા દે નહીં એટલે ઘરમાં બેસીને શું કહી દેવાનું કે ભાઈ દૂધ બૂધ નાખી અને પિસ્તા બિસ્તા નાખીને સરસ ચીરો બનાવો ચીરો અને થોડા ભજીયા બનાવો અને થોડું રાયતું બનાવો પછી હવારમાં થતી ઉઠીએ તારે ઉઠ્યા પછી તારે પોલીસ વાળો દેખાતો હોય અરે ભાઈ તમારે શું છે તારે પેલો માણસ પકડી ગયો છે તારે કે બે આવે શું હકીકત બની પૈસા લઈ લીધા એને એક રાતમાં બહુ પૈસા વાપરી ખાધા કે અરે ભાઈ કેટલા વધ્યા છે કોને આઠસો રૂપિયા રોકડા વધ્યા છે હો નોટો અને બીજા સાડી પચીસ રૂપિયા ઉપર રોકડા છે કે શું એટલે આપણે કઈ લાવો પછી લઈ અને હાડી પચી હતા ને તેમાંથી પંદર રૂપિયા પોલીસ વાળાને કહી લો તમે ચા પાણી કરજો પોલીસ વાળા કહે તમે ચા પાણી કરજો આપણે બધા ગયેલા જ હતા ને આપણે બધા ગયેલા જ હતા ને કેવા આયા હતા એ તો આયા એટલું સારું છે આ વ્યવસ્થિત પાછા મોકલ્યા જેટલા આપણો હિસાબ હતો ને એટલો ભાગ કાપી લઈ બીજી પાછો મોકલ્યા હતો એટલે પંદર છે પોલીસ વાળાના અને હાડત હવે ત્યાં પેલા કહ્યું તું ખાજે બહાર પોલીસ વાળા મારી ઠોકીને ચારો ના રવા વ્યવસ્થા હોય એટલે એને હાય દસ આપી અને આઠસો આપણે તો આપણે જમે કરી દઈ બારસો વ્યવસ્થિત ખાતે ઉધાર કરી દેવાના તમે બોલ ને આ સમજાય વાત છે કે અઘરી છે જગત ના લોકો બે ખોટ ખાય ને આપણે એક ખોટ ખાઈએ લમડે લખેલી એટલી બે ખોટ ના ખાઈએ તું તનથી કેટલા ખોટો છું એક જ અને પટેલ તમે એક જ વસ્તી છે એ બધા જોડે ઋણાનુમાન છે તમારે આ દુનિયાની ચાર અબજ આમ તો આમ તો ભેગો થયો નહીં કેમ છો જરા નીકળે કેમ છો કે છે એટલે એ ફાઇલ કહેવાય ઋણાનુબંધ કહેવાય એટલે આવી બે ચાર હજાર ફાઇલો હોય કેટલી હોય આ ઋણાનુબંધ વાળી ફાઇલો કેટલી હોય ચારેક હજાર હોય બહુ તારે તે ચાર હજાર માટે ચાર અબજ જોડે આપણે અહીં પડી રહેવું પડે છે ચાર હજાર ની ફાઇલો નિકાલ કરી નાખવાનો છે એટલા સારું ચાર અબજ ની લોકો જોડે પડી રહેવું પડશે ગાળો ભાવી પડે એને કંટ્રોલ ભોગવવા પડે કેટલી મુશ્કેલીઓ એટલે આપણે આ ફાઇલો નિકાલ કરી નાખીએ તો આપણે છૂટા થઈ જઈએ જો બીજે બધા વિતરાટ થઈ ગયા છે આટલામાં જ આ અમત ભાંગર છે આપણી અને ઘરમાં વધારે ચીકણી હોય તાર ઘરમાં ચીકણી હોય છે વધારે કે તમારે ઘરમાં ચીકણી ફાઇલો હોય છે વધારે કેમ બોલતા નથી કે છે ના કે છે નથી તમે ચીકણી ઘરમાં વધારે ભાઈ લો આને ચોથું વાક્ય